કાયદામાં વિવેક એક ઘરડા મહારાજ અપાસરામાં ચાતુર્માસ કરવા આવેલા તે બિચારા બહુ ઘરડા અને પગે લંઘાતા હતા તેમનાથી ચલાતું જ નહોતું તે ચાતુર્માસ પૂરા થયા એટલે એમને કહેવામાં આવ્યું કે તમે હવે વિહાર કરી જાઓ મહારાજને પગે ઠીક થયું જ નહીં તેથી તેમણે રહેવા માટે એક્સટેન્શન માગ્યું તે સંઘપતિએ કહ્યું કે વધારેમાં વધારે જેટલું અપાય તેટલું આપ્યું છે હવે આગળ એક્સટેન્શન નહીં મળે હવે મહારાજને તો ફરજિયાત જવું પડે તેમ જ થયું તે મહારાજે કહ્યું ભલે ત્યારે હું જઈશ અહીંથી ચાર માઇલે છાણી ગામ છે ત્યાં વિહાર કરી જઈશ પણ ચાર માઇલ મારાથી ચલાય તેમ નથી તો ડોલીની વ્યવસ્થા કરી આપો એટલે સંઘપતિએ કહ્યું કે આજ સુધી આવી ડોલી તો અમે કોઈને કરી આપી હોય તેવું યાદમાં નથી તે તેમણે પછી પાછલા બધા ચોપડા જોયા ખાતા વહી જોઈ તેમના કાયદાના ચોપડા ઉથામ્યા પણ ક્યાંય તેમને એવું જડ્યું જ નહીં કે કોઈ મહારાજને પગે લંઘાવાથી ડોલીની વ્યવસ્થા કરવી પડી હોય એટલે એમણે તો મહારાજને કહ્યું કે એવો કોઈ કાયદો કરવામાં આવ્યો નથી તો અમે શું કરીએ કાયદો કેમ તોડીએ અલ્યા શું બધાને પગે લંઘાતું હોય છે તે એવો કાયદો કરવો પડે કંઈક વ્યાવહારિક સમજતો જોઈએ ને કે જળની જેમ જ કાયદાને પકડીને બેસવાનું તે મહારાજ બિચારા મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા મને કહે કે ભાઈ જુઓ ને મારી આ અવદશા સંઘે કરી છે પચાસ રૂપિયા કોઈ કાઢતું નથી ને ડોલીની વ્યવસ્થા કરતું નથી ને બીજી બાજુ વિહાર કરી જાઓ વિહાર કરી જાઓ એમ કયા કરે છે શું કરું હવે હું તમે જ કાંઈ રસ્તો કરો પછી અમે તેમને પૈસાની વ્યવસ્થા કરી આપી ત્યાર પછી ડોલીની વ્યવસ્થા થઈ ને મહારાજને વાજતે ગાજતે બેન્ડ વાજા વગાડીને વિદાયગીરી આપવામાં આવી મોટો વરઘોડો કાઢ્યો ને સંઘપતિ પણ માથે પાઘડી બાગડી મૂકીને ધામધૂમથી મહારાજના વરઘોડામાં ચાલ્યા અલ્યા આ વાજા વગાડ્યા ને વરઘોડાનો જલસો કર્યો તેમાં પાંચસો રૂપિયા ખર્ચ્યા ને મહારાજ માટે ડોલી કરવા માટે પચાસ રૂપિયાના ખર્ચાયા કારણ શું તો કે વરઘોડાનો કાયદો તો અમારી પાસે છે પણ આ ડોલીનો કાયદો તો અમારા પાછલા ઇતિહાસમાં પણ નથી એટલે અમે કેવી રીતે એમ કરીએ હવે આને મારે અવ્યવહારુ ના કહેવું તો શું કહેવું અમારે અહીં કાયદા નથી પણ પાછું જોડે જોડે સામાના કાયદા અમારાથી ના તોડાય કોઈનો કાયદો તોડવો એનાથી તો સામા માણસને અવળી અનુમોદ ના મળે તેનું આપણે નિમિત્ત બનીએ આપણાથી આવું ના હોવું ઘટે આપણે તો કોઈ નામ જ દેનારું નથી પણ આ નિમિત્ત બનીએ તો સામાવાળાને ટેવ પડે કે આપણે આવી રીતે કાયદો તોડીએ માટે આપણે સામાના સંપૂર્ણ કાયદામાં રહેવું પડે અમારે કાયદો ના હોય આજ્ઞા જ હોય રિલેટિવ બધામાં કાયદા હોય અહીં કાયદા ના હોય